પ્રવેશી અને એને ખોરાક ની ઈચ્છા થાય ત્યારે કોઈ મનુષ્યના દેહમાં પ્રવેશી એની ઈચ્છા પૂર્ણ કરે કે જે તે દેહ માં પ્રવેશી એટલે આત્માને પણ હણી લેશે તે દેહમાં પ્રસરેલ હોય કે એનો આત્મા તેમજ મન બુદ્ધિ હારી ના લે અમલ નહીં ફક્ત એનો જેમ દારૂ પીએ છે ને ત્યારે આપડે મન બુદ્ધિ ચિત્ત અહંકાર હોય છે તે અમલ નહી દારૂ નો જ અમલ ખાતું હોય પ્રેતાત્મા ના વાંચવાનું કર્યું તે વાત વાત કર્યું તે વાંચ્યું ના વાંચવાનું આખા શાસન એક જ કહેવા લાગે છે ત્યાં

એટલે સજીવ મૂર્તિ ફરી કહે તો બે એટલે સવારમાં અત્યારે નહીં વાપરવા નહીં કશું વાપરવાનું બે જ પૂરવા તો આપણી ઓળી બાજુ મૂકી દે સવારમાં કોઈ મુક્ત પુરુષની પાસે જા હિન્દુસ્તાન નો કોલ કોલ કર કોઈ કહે જરી આવે કહે ના જરી આવે તો પાંચ અવતાર દસ અવતાર પણ એને એની બાધા જાય નિયાણું કરે નિયાણું કરતું મળે આવે બુદ્ધિ છે બુદ્ધિ છે તો જ્ઞાની પુરુષ ને ઓળખાણ જ્ઞાની પુરુષ હોય પણ એની ઓળખાણ પડતી નથી તે પેલા જે ત્રણ દોષ કૃપાદેવી જે કીધા છે માન રાગ અને અરે ના આપણે ઓળખાણ શું ઓળખાણ લોકોને પૂછીએ ક્યાં રાગા તમે હારા રાગા છે તમે હદે છે પોતાની અક્કરથી પોતાના અક્કર હોય નહીં અને નાનું છોકરો પ્રિન્સિપલ ની પરીક્ષા કરે શું કરે પ્રિન્સિપલ કે આ પ્રિન્સિપલ સર મારે લાયક છે એવું પ્રિન્સિપલ ની પરીક્ષા કરે નોનું ચોખ્ખું મેટ્રિક થયેલો માણસ હોય પ્રિન્સિપલ ની પરીક્ષા કરે કે આવો આવો આવો લાવો પ્રિન્સિપલ પરીક્ષા કરો પછી પ્રિન્સિપલ તરીકે રાખો કે કેવું એને હવે એ પોતાની માંગણી પ્રમાણે કે પોતાના પોતાના વિચારો પ્રમાણે કે એ પ્રમાણે માગે કેવી રીતે મળવાનું એ નાનું છોકરું પોતાની માંગણી પ્રમાણે કે પોતાના વિચારો પ્રમાણે માગે તો કેવી રીતે મળવાનું નહીં એક નાનો છોકરો પ્રિન્સિપલ ને પરીક્ષા કરવા જાય તો આ લોકો શું કે પ્રિન્સિપલ શું કરી પ્રિન્સિપલ સારી કરી પરીક્ષા લઈ શકે ના લઈ શકે આ એવું જ્ઞાન ની પરીક્ષા બુદ્ધિ છે તરબૂજ છું જ્ઞાન ની પરીક્ષા લેવાનું મારે બધા પૂછને કે કોઈ જગ્યાએ છે પૂછી લઈએ શું ખોટું તમે પાછું કે જ્ઞાની હોતા જ નથી પછી ખરાબ ગૌરી પરીક્ષા અમારી પરીક્ષા કરવાની <laughs> બધા લોકો આજુબાજુ પૂછ્યું અને આપણે જોઈએ કે લોકો જરા હોશિયાર છે બધા છે બધા કેમનું તમારે છે બહુ સારું છે આપણે એ કરવાનું જે થાય એ કરી પણ નાની નાની

ઓર્નામેન્ટલ માર્ગ પછી એ પેલા ઓર્નામેન્ટલ માં જ આવે ને એ બધા એ સમજાવવાના ને

કઈક કરીએ છીએ એવો એક જાતનો એક ખોટો એક આત્મસંતોષ રહે છે ઓર્નામેન્ટલ માર્ગ ની અંદર કઈક કરીએ છીએ એવો એક વાતાવરણ કેટલું સુંદર લાગે લાગે બધું ભૌગોલિક મસ્તી બધા વાર્તા મંડળ રસ્તા બધા લોકો ગમે અરે વિરોધાભાસ રસ્તો જે બસ જતો તે એનો અર્થ શું છે ઉત્તરમાં ચાલ્યા પછી દક્ષિણ ચાલે વળનાર નહીં એટલે થઈ ગયા એટલે તમને વળનાર હોતો ભાઈ આપણી વગેરે સારી કે છે આવો યોગા કરી તો ઝીરો વિચાર માન ને વળનાર જમતો નથી પણ હવે અંદર Terima kasih. આપણે

આખો દરરોજ તપ કરે અને એક કલાક આગળ વધી જાય આનો ફળ આનો અમારણીય ફળ છે શું

આપડે બોલ્યા કરીએ બોલ્યા કરીએ આશીર્વાદ શું હા જમેલા છે એટલે જે જોઈએ કિંમત ના થાય એટલે દાદા આના જે વાઇબ્રેશન ઉભા થાય વાઇબ્રેશન પેલા જે કહેતા હતા ડોંગરે કે હજારો વર્ષ પહેલા પણ કોઈ ઋષિ મુનિ અમુક પ્રકારે ઓમ બોલી ગયો હશે એના જે પ્રત્યાઘાતો અંદર ચાલુ રહે એ ક્યાંય પકડે ખરા કે એમ આ જે આખો ઉભો થાય નાદ નાદ નથી નાદ હતો નાદ એમાં પાસે ભાગ હોય છે પણ એ બધું એમાંથી એનું નામ દે એ બધું એવું ફળ મળે એટલે

એટલે પ્રકાશ એટલે સર્વ સ્વાધીન આ વાક્ય ના હોવું પડે હવે આ પ્રકાશ ને સર્વ સ્વાધીન ના રાખે તો લોકો દુરુપયોગ રહે શું કહ્યું જેને છપાવવું હોય તે માગણી કરે મારા પ્રમાણે છપાવવું છે સ્વતંત્ર છપાયેલી ત્યારે મુકાય નહીં છોડાય નહીં બદલાય ખોટું છાપી મારે પરમિશન વગર રિપ્રોડ્યુસ કરવી એ ડેન્જરસ છે એમાં શું થશે એક વાક્ય અહીંથી લે છે એક અહીંથી લે છે એક અહીંથી લઈ લે છે જેમ સર્વ કાગીલ લખો કેમ લખો કે એક અક્ષર છપાવે આપવા દેવાય નહીં ને અધિકાર ના હોય ફક્ત એક લાયકાત વાળો માણસ હોય તો પરવાનગી આપે પણ તે અરે એકલા ને અપવાદ તરીકે લગી ના અપાય કારણ લોકો દુરુપયોગ કરે એટલે માનવ સ્વભાવ જ એવો છે દાદા કે પોતાને અનુકૂળ હોય લઈ લે

અને આ એકાગ્રતા તો ઠીક છે પણ આ એનું કીર્તન ભક્તિ નું એકદમ ફળ મળે ચિંતુ કીર્તન ભક્તિ નું શું ફળ મળે શું જાળવા વાળા ઉડાય છે સાફ કરી નાખે બધા અંદર આવરણ ના જાળા મારી તોડીને ધગવાય અને સમજાતી અત્યારે અત્યારે ના આવતી અરે દવા પર જઈ અને એક માણસ જતો હાથ જતો પેલા થતા ફૂલના એ બધા પાંચ પચાસ ભેગા થયા રહી જતો હતો લઈ જઈ દવાખાના ચડાવી જતો હતો બધા દાદા ભગવાન જે કઈ બોલાતો હવા ડોક્ટર કે ફેરફાર કેમ થઈ ગયો ડોક્ટર કેમ બીજે એ આવું અગોર વસ્તુ પ્રાપ્ત થાય કામ નીકળી જાય ગમે તે માણસ અજાણ્યા મળે બોલે જતે ગલે કેટલી જગ્યાએ અજાણ્યા અજાણ્યા લોકો બહુ માણસ બોલે લોકો આપણા દેખાય છે ને આમ બોલજો પછી ભગવાન ભેગો થયો ના થયો ચાલે તરત જ ખરાબ મળે આપણે જલેબી બધું ખાતા કર્યું ને એટલે બધું બને ના બને બને શું બને જોઈને કહીએ જલેબી પાડો પાસે મારે તારી

પ્રત્યે આત્માને અલગ અનુભવો એના માટે સાધન શું એના માટે સાધન શું આત્મજ્ઞાન અને ભેદ વિજ્ઞાન દેહ ને આત્મા બે નો ભેદ પાડી આપે એવું વિજ્ઞાન કે આ ભાગ દેહ અને આ ભાગ આત્મા એવું ભેદ વિજ્ઞાન જે કાર્ય આપે તે બે જુદું અનુભવ કરવામાં જેમાં કાંકરા અને આ ઘઉં ગૌર કાંકરા બે જુદા પાડવા પડે ને એ દેહ ને આત્મા બે જુદા પાડવાના દેહ કયો ભાગ અને આત્મા કયો ભાગ એ જાણનાર જોઈએ ને એ માટે ધ્યાન એને માટે ધ્યાન કરવાની જરૂર ખરી આત્મધ્યાન માટે સમય કાઢીને એના માટે ધ્યાન કરવાની જરૂર ખરી આત્મ કરવા સમય કાઢીને બેસવાની ધ્યાન તો ધ્યેય નક્કી કર્યા પછી ધ્યાન ધ્યાનમાં કરનાર કોણ અને ધ્યેય શું છે આ બે ભેગા થાય એટલે ધ્યાન ઉત્પન્ન થાય શું જાતા ને તે ભેગા થાય એટલે ધ્યાન ઉત્પન્ન આપણે ધ્યેય આત્મદર્શન લેવું ને ધ્યેય આત્મસન ધ્યેય આત્મદર્શન લેવું આમાં ધ્યેય છે તો આત્મદર્શન લેવું હા આત્મા પ્રાપ્તિ કરવાનો ધ્યેય આત્મ સમાધિ કરવાનો ધ્યેય આત્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનો ધ્યેય એ ધ્યેય અને પોતે ધ્યાતા બે નક્કી થાય ત્યારે ધ્યાન ઉત્પન્ન થાય હવે આત્માનો ધ્યેય નક્કી કરવા માટે આત્માનું જ્ઞાન જાણવું છે કે આત્મા શું છે આત્માનું જ્ઞાન જાણ્યા છે એને ધ્યેય તરીકે મુકાય તો મુંબઈ જવું છે ધ્યેય ખરો પણ મુંબઈ જાણવું જોઈએ આજુબાજુનું છે તે વાત એ જોવું જોઈએ બધું જાણવું પડે ત્યાર પછી મુંબઈ જવાનું શું કહ્યું આ વ્યવહારમાં એવું આત્મા શું છે બધું જાણવું પડે એ જાણી જાય તો પછી ધ્યાન ની જરૂર જ ક્યાં જાણી જાય પછી કઈ જ્ઞાન ની જરૂર ન ધ્યાન નહીં ચલો કોઈ આ દેહ માં કોઈ આત્મા નું કાર્ય જોયેલું ખરું ચેતન નું કાર્ય જોયેલું આત્માને આત્માનો સ્વરૂપ આનંદ જેથી અલગ ઇન્દ્રિય થી અતિત તે સ્વરૂપ આનંદ એટલું સાધારણ છે અનુભવ માં આવે શું કે છે થી અલગ દેહ થી આત્મા નો આનંદ એવો કઈ સાધારણ અનુભવ માં આવે ના પણ આત્મા કજું કરે છે આપણા દેહ માં રહીને એવું તમને શું લાગે શાસ્ત્રો વાંચે છે શાસ્ત્રો હોભળે છે શાસ્ત્રો કે શાસ્ત્રો ના કયા લખ્યા પ્રમાણે આધાર પાડે છે એ પ્રમાણે શાસ્ત્રો વાંચે સાંભળે એ પ્રમાણે શક્તિ પ્રમાણે અમલમાં મૂકે શાસ્ત્રો વાક્ય સાંભળે પછી એ પ્રમાણે શક્તિ પ્રમાણે એને અમલમાં મૂકે ત્યારે ત્યારે આપણા લોકો આત્મા કે છે ને એવું આત્મામાં આવું કોઈ ગુણ નથી તેથી આત્માનો ભેદ જડતો નથી આત્માનો ભેદ ભોગ કરો ભોગ એકાત્મા કોઈ હોય જ્ઞાની પુરુષ મુક્ત પુરુષ તો ભેદ થાય એટલે કે નો ભેદ કોઈને જાણે નહીં અરે આત્માનો દેહ ને આત્મા બે કઈ જુદા પાડવાના તે પેલા પાણી લાવ્યો હતો તેમ પેલો જુદો થઈ જાય પાણી એક થયો હોય તે જુદો થઈ દેહ ને આત્મા જુદા મુક્ત પુરુષ થાય તે જુદા થયેલા હોય તો જુદા પણ દાદા એ શું થાય છે આત્મા એક મોટો શબ્દ જ રહી જાય છે આત્મા આત્મા આત્મા એમ શબ્દ રહે છે એનો કઈ કશો પરિચય નથી મળતો ચાર વેદ આત્મા આત્મા વેદમાં હોય નહીં કે ઇઝ નોટ ગોટુ જ્ઞાની કે જે ચાર રીતના ઉપરી છે ના એમ કે છે કે કલ્પિત આત્માની વાત થાય પણ એ કલ્પના આવવી જોઈએ ને કલ્પના નો કઈક દેહ તો હોવો જોઈએ આપણે પ્રતિષ્ઠિત કહીએ આપણે પ્રતિષ્ઠિત કહીએ પ્રતિષ્ઠિત કહીએ છીએ આપણે મૂળ આત્માને નથી પ્રતિષ્ઠિત કહેતા આ બધું ક્રિયા કરે છે બધું પ્રતિષ્ઠિત આત્મા કરે મૂળ આત્માને જાણે તો છુટકારો એટલે શું થયું દાદા એમાં પ્રતિતિ નહીં આવી એમાં પ્રતિતિ નહીં બેઠી પ્રતિતિ બેહે નહીં અને શંકા જાય નહીં આત્મા આવો છે તેવો છે શંકા જાય નહીં કોઈને કહીએ નહીં હિન્દુસ્તાનમાં એક માણસ એવો નથી જેને આત્મા આવો છે તેવો છે એવી શંકા કરેલી હોય એની વસ્તુ નથી આ તો બહુ ફરક નાની પુરુષ હોય ત્યારે કઈ ના હજારો માણસો ને શંકા જાય મૂકી જાય મૂળ જાણવાનો ઉપાય મૂળ આત્માને જાણવાનો મૂળ આત્માને જાણવાનો કઈ ઉપાય એ જ્ઞાની પુરુષ ને કહેવાનું કે આપણે સાહેબ મારું કઈ મારે કઈ આત્મા બે જુદા પાડી આલો એ પાડી આવે કારણ કે ડોક્ટર પાસે જઈએ સાહેબ આપણે ને કહે સાહેબ અહીં આ દરદ થયું છે તો આ ભાગ વધ્યો છે એ ગ્રંથિ કાપી લો તો ઓપરેશન કરી નાખે એ જુદું કરી આવે જ્ઞાની પુરુષ બધું જુદું કરી આત્મા બે જુદા કરી આપે પછી એકાકાર ના થાય એકાકાર પછી થાય નહીં અને ત્રણ સુધી જુદા પડે નહીં જ્ઞાની પુરુષ ના સિવાય જુદા પડે નહીં કારણ કે જુદા પાડતી જ્ઞાન એટલું કામ નથી કરતું જ્ઞાનાકૃતિ પાપો પ્રસ્તુભૂત કરવા પડે અરે ભગવાન ની કૃપા ઉતારી બધા સાયન્સ સાથે થાય ત્યારે કામ થાય જ્ઞાન એકલાથી કામ થતું હોય તો આપડે બોલે આપડે જો બોલીએ છે ને એવું બોલેલું કામ થઈ જાય ના એના આપડે જેવું બોલીએ જેવું પેલો બોલવા મળ્યો પછી મળે નહીં તો દાદા પછી આપ આપ જે જ્ઞાન જ્ઞાન ના વખતે જે બોલો છો આપ જે જ્ઞાન ના શબ્દો બોલો છો એ કોઈ ટેપ રેકોર્ડિંગ કરીને પછી એ બોલ્યા કરે એટલે એનું કશું ભલે નહીં ઉડતું લોકો જોખમ મુકાય એટલે આપણે ભગવાન કૃપાને કારણ કે શ્રીમદ રાત્રે કહ્યું જ્યાં આગળ કોઈ હાથ કરે અહીં હાથ કરવો બહુ જોખમ છે આત્મા પ્રાપ્ત કરવો શબ્દ થઈ ગઈ એની પાસે જ્ઞાનાગ્નિ થી પાપો વસ્તુભૂત થાય શું થાય છે બીજું શું થાય છે આત્મા બે જુદા પડી જાય બીજું શું થાય છે કે ભગવાનની કૃપા ઉતરે છે એટલે નિરંતર જાગૃતિ ઉભી થઈ જાય અને પ્રજ્ઞા શરૂઆત થઈ જાય એટલે તમારે જયારે ઈચ્છા હોય ત્યારે કેવું અહીંયા આગળ બેન ને કેજો આ બધા થઈ ગયેલું છે એટલે બધાને ચાલે એલર્જી આપણે એવું એ એલર્જી હોય રોજ છે એમને પૂર્ણ જાગે એલર્જી હોય તો પૂર્ણ જાગે ને એમનું અમારું ના અમારું પૂછ જાગે ક્યારે એ એલર્જી હોય તો બરો વેપારી હતી કે આપડા બાપ નું શું જાય પ્રશ્ન છે કે આ જે ભગવાન શબ્દ બધા જે આ બે ચાર બધા બહાર બધા ભગવાન કેવડાવે છે કેવાય છે એ ભગવાન શબ્દ કેમ લગાડે છે ભગવાન તો મહાવીર થઈ ગયા કૃષ્ણ થઈ ગયા તો એ પૂછ્યું છે એમને ના પણ અહીં ભગવાન નથી આ આ દાદા ભગવાન આ દાદા ભગવાન આ તો જ્ઞાની પુરુષ છે અહીં નથી અહીં તો હું તો આ બધાનો આખા બધાનો આખા જગત નો શિષ્ય છું શું છું અને જ્ઞાની પુરુષ છું મય પ્રગટ થયેલા છે એ દાદા ભગવાન છે હું આમ કરી નમસ્કાર કરું મય પ્રગટ થયા છે ચૌદ લોક નો નાશ છે એ જ દાદા ભગવાન એટલે અહીં પૂછે તો ખબર પડે ના પૂછે તો હું બિચારા ઘૂસે તો આજે વાંચે એટલે પૂછે અમને પૂછે કે આ ભગવાન કોણ છે એટલે અમને પૂછે એટલે અમે તો કહીએ અમને બહુ માલુમ નથી પણ હવે આપડે તો આ રૂબરૂ જઈએ તો આપડે મેં કીધું કોઈ વખત ખુલાસો કરી લઈશું એમ તો આમ કોઈ એમને પૂછે કે આ ભગવાન કેમ કે છે એટલે કે મને તો કેવો ખુલાસો હા ભગવાન શું છે કોઈ જાણતું નથી કલ્પના ના ઉભા કરેલા તેવા અહીંથી દેખાતા નથી એટલે શંકા કરે કે દાદા પણ વાત એવી છે એ મારા મિત્ર થાય હા કિરુભાઈ છે મારા ભગવાન શબ્દ નો ખુલાસો સાંભળ્યા પછી એને કોઈ વિકલ્પ રહેતો નથી પણ બહાર જે છે તેને બીજા માણસો ભરતા કરતા ને પૂછે એટલે એ કે ખુલાસો કરી શકે નહીં એટલે એ વસ્તુનો જરા કોઈ અવાજ તો પૂછવા માટે આવ્યા હોય ને એને જો બરોબર જો ખુલાસો થઈ જાય તો બહારના માણસોને બહુ મોટો ઉપકાર થશે કારણ કે એ લોકો પેલા રજનીશ ભગવાન જોડે જોડી દે છે એટલા માટે મારે પૂછવું પડે રજનીશ ભગવાન જોડે આપણે જોડી દે એટલે કે મારે ખાસ પૂછવું રજનીશ સાહેબ ભગવાન હિંમત જેવી લગતા Ya